આટલા સુધીનું એ લોકોએ કહ્યું છતાં આપણા લોકોને એટલે સારું છે એમનું કે આવ્યો ને બધું આ કચરો જતો લોકો વિચારતા શીખી ગયા આવું કેમ શોભે આપણાને અત્યારે તો વિચારો એવા થઈ ગયા છે મારું આ સાચું હોય તો એની પાછું જવાબ દેવા તૈયાર થાય એટલા જ આયા થઈ ગયા ચલો અંધેર ચાલતું ડાક્ટર ચાલ્યું ને હજારો વર્ષની અંદર ચાલે એ હું કહેવા માંગુ છું કે આ કોના પુત્ર આર્ય પુત્રો આ અનાળી પણ જતું નથી એ જાય બીજ કહેવાય ને ના કહેવાય અત્યારે બહુ ડાયા થઈ ગયા તમારી જોડે વાતો કરો ધીમે ધીમે ડેવલપ થશે ને બધા માર માર કરીએ ડેવલપ થઈ જાય તે બાળકૃષ્ણ નો ધર્મ જોયેલો મેં બાળકૃષ્ણ નો ધર્મ જોયેલો જો આટલો નહીં તું ઉંદર નહીં ઉતરે એવું લાગે નહીં એ હા ઊંડા ના ઉતરે દાંત બગડે નહીં ને જવા પાછો મર્યાદા ધર્મ પછી શું કે હું મર્યાદી છું કે આપડે કે મારી મર્યાદી એટલે શું કે મર્યાદી લીધી છે કે છે પણ મર્યાદી એટલે શું થાય કે સમજે નહીં સાંભળ્યું તમે મર્યાદી શું મર્યાદી લીધેલો સન્યાસી થઈ ગયો હરે કૃષ્ણ હરે રામ વાળા હરે કૃષ્ણ વાળા છે કેટલી સ્ત્રીઓ મર્યાદિત થઈ ગયેલી હોય પુરુષો મર્યાદિત એટલે જાતે કરીને જ ખાય ખાવા કોકણા આખું ખાય નહીં મર્યાદિત મર્યાદા હવે એના અર્થ આપણે પૂછીએ ત્યારે ખબર ના હોય આપણે કહીએ મર્યાદી એટલે શું ત્યારે બધી મર્યાદી તમને સમજતા નહીં મર્યાદી એટલે મારે જાતે ખવાય હા એ બાવા સમજતા બહાર બધી મર્યાદી એટલે શું જાતે કરીને ખાવાનું મર્યાદી એટલે શું મર્યાદા ધર્મ એટલે આટલો જ ધર્મ પાડવાનો બીજો બીજો નહીં આટલો તમે નક્કી કર્યો મર્યાદા એક એક લિમિટ આપે આટલું કરજો કે ત્યાં કોઈને અરી જવાય તો નહીં લઈ રાખજો જાતે કરીને ખાજો કોકનું ખાશો નહીં આ મર્યાદા દેખાય દે શું કહ્યું તેમાં આખો દાડો ચિરાયા કરતી હા મર્યાદા વાળી <laughs> આખો દાડો ચિરાય કરતી કોઈ છોકરો આવી જાય ને ગાળો પડશે અરે ના છોકરા તું નહીં રાખી ને તારો ધર્મ નાવાનો છે કે તને હરી ગયું તો નહીં રાખ છોકરા છો તો બધું ઊંધું ચાલી જશે આખી મશીનરી ઊંધી ચાલે ત્યારે શું મજા આવે હવે જોઈ મશીનરી ઊંધી ચાલી રહી બાબો છે ને એવડા માણસો વધારે વધારે ઉઠી આડત્રીસ હજાર કેટલી ઉઠે એવા જગત નો નિયમો જોઈએ રામચંદ્રજી નું હાડા હજાર રાવણ નું પંદર હજાર વર્ષ નું અને કૃષ્ણ ભગવાન નું એક હજાર વર્ષ અને આપણું હોવાનું ગણાય એમાં કેટલું જીવે નિમિત્ત હોવાની જે ડાક્ટર હશે તો જીવાડે એટલું ખરું ડાક્ટર જ મરી જવાના દાદા ડાક્ટર જ મરી જવાના ને તે કેમ ના જીવાડે <laughs> બધા ડાક્ટરો મરી ગયા દાદા ભાવ કરીએ જીવવાનો વધારે જીવવાનો ભાવ કરીએ તો આપણે વધારે જીવવાનો ભાવ કરીએ તો તે ગુનો ના જીવવાનો ભાવ કરીએ તો ગુનો શું બને છે જુઓ શું બને છે જુઓ The world is the puzzle itself. Itself puzzle થયેલું છે ડાક્ટર તમારું કયું ગામ ત્યાં ઉત્તર સમજો ફોલ ફોલ હા તારે બબલ થાય બબલ કેળે કેળે હોય નાના હોય એટલે કેવડા જુદા જુદા સાઇઝ હોય જુદી જુદી સાઇઝ હોય કોઈ આવડો હોય કોઈ આવડો હોય કોઈ આવડો હોય કોઈ આવડો હા ફૂલ રાઉન્ડ હોય હાફ રાઉન્ડ હોય ફૂલ જ હોય ગેસ <laughs> કરે ગેસ નહીં સાયન્ટિફિક ઇટ્સ નોટ ગેસ બોલ હોય it's like ball Have you seen bubble in the water? Have you seen bubble in the આખો બોલ આખો હોય બોલ જે આખો ફૂલ રાઉન્ડ કે હાફ રાઉન્ડ હોય આખો આખો ના ના વોટર સફેદ ને આમ હોય અને પછી આમ હોય સાફરાન ઉડાય ને હોય કે આવડો હોય Who is the પાણીની અંદર બબલ હોય તે નોટ આઉટસાઇડ અડધું તને ટચ ના આવે water And the flow which water changes to. ત્યાંથી એ વ્યવસ્થિત તારા પ્રશ્ન તમને તમારો સવાલનો જવાબ પહેલો આવશે બરાબર હે હું ઇઝી મેકર વ્યવસ્થિત વ્યવસ્થિત હા વ્યવસ્થિત એક એનો મેકર નથી પાણી એનો મેકર નથી હવા હવા પણ એનો મેકર નથી બધા સંજોગો બધા ભેગા થાય કોઈ આવડો હોય કોઈ આવડો હોય કોઈ આવડો હોય કોઈ આવડો અને કેટલાક આવી નહીં ફૂટી જાય કેટલાક તો થોડી વાર બે ચાર મિનિટ રહ્યા જાય આ બધું કેવું આમ એ રીતે આ મનુષ્ય મને આ બધા જન્મ થાય છે કશું જરૂર નથી કહ્યું તો બ્રહ્માની જરૂર નથી વિષ્ણુની જરૂર નથી કોઈની જરૂર નથી આ તો એ રૂપકો આવ્યા ભાઈ તે સમજાવવા માટે આગળ ત્યારે બધા ચોટી પડ્યા બ્રહ્મા જન્મ જન્મ્યા હતા બ્રહ્મા આવા હતા કૃષ્ણ ગીતા કીધી અર્જુનને એ રૂપક નથી એ રૂપક છે ના બ્રહ્મા વિષ્ણુ મહેશ ના એ બરાબર એટલે ગીતા કઈ કૃષ્ણ ભગવાને એ પણ રૂપક છે ગીતા છે ગીતા બરોબર છે એટલે એવો એવો પ્રસંગ બની ગયો આવું બોલ્યા નથી કૃષ્ણ પણ ગીતા જે કૃષ્ણ નું જે જ્ઞાન હતું અર્જુન જોડે ત્યાં અમને છે લોકોને હેલ્પ કરવા માટે સારી સારી ભાષામાં પારિભાષિકમાં પણ આચાર્ય નહોતે હવે એ જ ગીતા અત્યારે છે ગીતા મંદિરો છપાઈ ગયા છે હિન્દુસ્તાનમાં ગુજરાતમાં આ પ્રજા એટલી બધી મારી છે ગુજરાતની કે ગીતાના માતા મૂર્તિઓ બનાવીને પૂંગળા નીકાળ્યું તે લોકોએ એક્સેપ્ટ કર્યું તો પછી વાંચવાનું બંધ થઈ જવાનું હેતુ આપણે વાંચવાનું છે તેને બધે માતા બનાવી લોકોએ પછી આ એટલું નહીં તેની મંત્ર તેની માતા બનાવી ગાયત્રી માતા અને કઈ જાતના ગાયત્રી મંત્ર બોલવાનું માતા શું કાઢો આ માતા માતા કરે છે પછી આપણે બોલાવે દાદાજી અમારે ગાયત્રી માતાનો જરા પ્રતિષ્ઠા કરી આપો અમારે નારદ પછી કરી આપી માતાઓ સ્થાપન થઈને પુસ્તકો ઉડી જવાનું અને ગપમાં રહે છે ધર્મ કરેલું એ બીજું કઈ નહીં પુસ્તક સાહેબ સાહેબ ગ્રંથ શું કહ્યું ગ્રંથ સાહેબ એને નમસ્કાર કરવાનો એ જ છે માતા બરાબર પણ આપણા લોકોને પડેલી મને તો આ બીજી કઈ પડેલી નથી ગીતા તો માતા બનાવો કે મારે મને તો મંદિર માં રૂપિયા મળ્યા છે કંટાળ રાખવું કે છે જેવી પડેલી અને વાતે હાથી પડી રાખે તો પણ કશું મળે એવું છે જ નહીં કોઈ ધર્મ એવો નથી કે જે હેલ્પ કરતો હા એકલો જ આપણો રિલેટિવ રિયલ છે આ રિયલ રિયલ વસ્તુ ધર્મ હોય છે કે નહીં રિયલ ધર્મ નિરપેક્ષ કહેવાય શું કહ્યું એટલે રિલેટિવ રિયલ છે કેવું છે હા રિલેટિવ રિયલ છે એટલે બધી શાંતિ કે નાખે અને રિયાલિટી પર લાવે છે નિર્ભેદ બનાવે કર્મનો મૂળ વિચાર ઉપર છે ને તમને કઈ વાતે નહીં કાતા બધા વાત કરીએ ડોક્ટર કે કર્મનું મૂળ વિચાર ઉપર છે કર્મનું મૂળ વિચાર ઉપર છે કર્મ કર્મ શું મૂળ મૂળ આ કર્મ કરીએ છીએ કોઈ છે અજ્ઞાનતા ના હોય કર્મ છે નહીં આપણે હમણાં હાથ પગ હલાવીએ તે અજ્ઞાનતા હાથ પગ હલાવીએ છીએ અજ્ઞાનતાથી એને કર્મ ગણાતું જ નથી પાપડ હલાય એ કર્મ કહેવાય નહીં ક્રિયા ક્રિયા આ પાપડ હલાય કરે ને એ કર્મ કહેવાય નહીં ક્રિયા કર્મ નહીં ક્રિયા ક્રિયા દોત ચાવ્યા કરે કર્મ કહેવાય નહીં નહીં ક્રિયા હાથ ગલાવી એ કર્મ કહેવાય નહીં કર્મ તો કોને કહેવાય કે જેમાં કોઈ અંગની જરૂર નથી જ્યાં કર્મ હોય કેવું હોય એમ પૂછે છે ક્રિયાનું બોલ શું કરું છું હું કરું છું એ બોલ્યો એમ નામ કર્મ હું કરું છું એવું બોલ્યો અને હું કરતા નથી ત્યાં કર નહી વ્યવસ્થિત કરતા છે હું કરતા નથી ત્યાં કર્મ કારણ તો હું બોલ્યો હું કરું છું ભલે પછી હોઈ ગયો ભાઈ પણ એ નમકર આધાર દીધો શું કહ્યું હું કરું છું એવું આધાર દીધો હું નથી કરતો એ નિરાધાર થયું કામ પડી ગયા કોઈ પણ વસ્તુનું નિરાધાર બનાવો એટલે આખા વખતે કહ્યું જો તું જીવ તો કરતા હરી કે છે શું કે છે અને જો તું શિવ તો વસ્તુ કરી ગયા તું શુદ્ધાત્મા થઈ ગયો વસ્તુ થઈ થઈ છે કરતા હરી કોઈ કરતા છે તો તું જીવ તો કરતા હરી કે કરતા મીટે તો છૂટે કર્મ કરતા પણ હું મીટે તો કર્મ છૂટે એ છે મા આ ભજન નો મરમ આ મહાભજન નો મરમ શું છે એટલે કરતા પણ છૂટે તો જ કર્મ છૂટે એટલે તમારું કરતા પણ છૂટી ગયેલું છે એટલે કર્મ છૂટી ગયા છે શું છે હું કરું છું એ ભાન નીકળી ગયું અને ખરેખર પેલા કરતા તમે નતા પણ કરતા પણ તમે માનતા હતા હું કરું that was the wrong belief હવે જાણે કે વ્યવસ્થિત એટલે સાયન્ટિફિક સગવડ એવિડન્સ કરતા એ પરબોટાના કરતા કોણ છે સાયન્ટિફિક સર્કમ એવિડન્સ એ બધાના હા અમારી શોધખોળ છે સાયન્ટિફિક સરકમ સાયન્ટિફિક સરકમ એવિડન્સની શોધખોળ છે અને એક્ઝેક્ટ તેમ જ છે લોકો ગમે તે જાણતા ના જાણતા પણ લોકો એટલું બોલે છે કે મારે થોડી મળ્યા પણ સંજોગો બાંધતા નથી એવું બોલે છે તો શું સંજોગો શું કઈ અમને નહીં થોડી પહેણાવી છે પણ સંજોગો બાજતા નથી મારે ધંધો કરવો છે પણ સંજોગો બાંધતા નથી કહેવાય આવશ્યક ના આવશ્યક જયારે કહેવામાં આવે છે એ જો દેહને ના મળે એનું દુઃખ કે જેના વગર જીવાય ને શું એટલે હવા છે પાણી છે ખોરાક છે ઊંઘવાનું છે સુઈ છે ત્યાં જોઈએ સાધારણ ઉપર કઈ રોગ જેવું જોઈએ જો આ વાતાવરણને પહોંચી ના આવે ને મળે એવું છે બહુ બધું રૂબે રૂબે સંડાસ કેટલા પંચાય લોકો જ્યાં બેઠો પાણી ચિંતા નો ભાવ એ ને આપણે કોઈ નથી કરતા નથી તમે કરતા નથી આ બહુમાં જ એનું ફળ મળી જાય કેવું અને આ જે હતો ને તે તો ગ્રેનાઇટ હતો બાકી સમજાય અને સુખી થાય આ બાજુ વલણ વાળો સુખી થાય મો અવસર સુખી બરોબર જેવો જોઈએ એવા ના થાય કારણ કે અસંતોષ નો પાર ના હોય કારણ ફૂલ થવું તો મને થવું જોઈએ હતું પણ થઈ શકે આ કાળ થોડોક બાકી રહી જાય શું એમ થઈને ફાયદો નથી આ શું ખોટું છે આપણે એના કારણ ભગવાન કવા કરતા ભગવાન જ્યારે પેલી સ્થિતિમાં હોય છે ને ત્યારે મને વસ થઈ ગયેલા છે ભગવાન ત્યારે વસ મારા પ્રેમને જોઈને ભગવાન મને વસ થઈ ગયેલા છે વસ થયેલા હારું ઉપરી થવું હારું વસ થયેલા વસ થયેલા શું બોલું જ્યાં દોરણી કરીએ તે ત્યાં સચિદાન ભાઈ પૂછે છે કે માણસોને જે માનસિક ત્રાસ થાય છે શારીરિક ત્રાસ થાય છે એ બધા કયા કર્મોને લીધે થાય છે અને એનો અને એનો ઉપાય શું જેટલો દુનિયાને લોકોને શારીરિક ત્રાસ આપીએ એટલા સ્ત્રી રિએક્શન એનો ફોટો જ છે બીજું બધું છે નહીં આ જગત ફોટો ને પ્રત્યાઘાત અસર જ છે બીજું બધું જગત છે નહીં એટલે આપણો જે હિસાબ છે લોકોને શારીરિક રીતે નુકસાન કર્યા એ ફળ આપણને મળે માનસિક કરે ગુજરાતી કરે એનો કોઈ દખલ દખલ છે નહીં કદી માટે કોઈને કિંચિત માત્ર દુઃખ આપવાનું બંધ કરી દેવું છે એ દુઃખ આપે તો આપડે એનો સામુ સત્યાઘાત નહીં આપણો હિસાબ ચૂકતે થઈ જશે એ આપીને જશે તો હિસાબ ચૂકતે થઈ જશે આપીને જાય એટલે આપડે એ આપે એટલે આપડે સમજી રહ્યું કે ખાતું ચોખ્ખું થઈ ગયું સામાન્ય જીવનમાં માણસને અમુક વખતે કંઈક કંઈક ટ્રબલ ઉભી થઈ જાય એવું એવું કારણ મળી જાય કે માણસ એકદમ ગુસ્સે આવી જાય શું ભાઈ કહે છે માણસ જીવવા તો ધારા છે બહુ સારી રીતે એને એમ થાય છે મારે પવિત્ર રહેવું જોઈએ મારે શુદ્ધ રહેવું જોઈએ કોઈને ત્રાસ ન થાય કોઈને માનસિક ત્રાસ બાળકને ન અપાય કે શારીરિક ત્રાસ ન અપાય એવું વિચારે બધું જ ખરું અને એ રીતે રહેવા માગે પણ માણસને અમુક એવા સંજોગ આવી જાય કે એવું કારણ મળી જાય કે તરત માણસ ગુસ્સે થઈ જાય એમ વિચાર મારે ગુસ્સે નથી થવું પણ છતાં ગુસ્સો આવી જાય એમ કે માણસની ઈચ્છા તો હોય કે મારે કોઈને દુઃખ નથી દેવું અને એવું જીવન જીવવું છે કે કોઈને શારીરિક દુઃખ કે માનસિક દુઃખ નથી આપવું છતાં પણ એવા સંજોગો આવી જાય કે માણસને ગુસ્સે ના થયું તો ગુસ્સે થઈ જાય અને સામાન્ય દુઃખ દેવાઈ જાય જે દુઃખ દેવાઈ જાય છે આપણી ઈચ્છા ના હોય તો દેવાઈ જાય છે એનું કારણ કે આગળ નિશ્ચય એવો હતો નિશ્ચય તો હજુ હમણાં જ બદલ્યો થોડો બદલ્યો નતો નિશ્ચય બદલ્યા પછી બે બે ત્રણ અવતાર એવા જાય સત્યાઘાતી ત્યાર પછી નિશ્ચય રાગે બોલ્યો ત્યાં સુધી બહુ સંયમમાં રહેવું જોઈએ નિશ્ચય આપણે બદલ્યો પણ વ્યવહાર બદલાયો નથી વ્યવહાર કરવાનો નિશ્ચય મોડો થયો તેથી એટલે તમે આજ નક્કી કરો કે આજના એને ફળ ના મળે આટલો પાછના હિસાબ ચૂકતા હતા હવે નવો નવો તો તમને બીજા કરતા જાય જેવું જ્ઞાન તમને મળ્યું હોય તેવું ડિસિઝન લઈ શકો પહેલાં જ્ઞાન એવું મળ્યું હોય કે એ આપણને એ કરે તો આપણે એનો સામો કરવો છે એવું જ્ઞાન મળ્યું તેવું તેવું ચાલતું હતું હવે નથી કર્યું કે આપણે કોઈને દુઃખ આપવું નથી તો તેવું આ આ હોવું જોઈએ કોઈને ત્રાસ નથી આપવો મન વચન કે ચિંતિત માત્ર દુઃખ નથી આપવું એવું નક્કી હોવું જોઈએ પછી નાનું જીવડું હોય ગમે તે હાલતો ચાલતો જીવ હોય તેને નથી કરવું તો જે ત્રાસ પામે એવો હજી ત્રાસ પામે ને કીડી બીડી અને આ ઘઉં ચોખા ત્રાસ નહીં પામે એ એ બધા જીવ છે એને ત્રાસ પામતા નથી એની ભાર નથી એટલે એ બી છે એ કઈ છે ઘઉં ગદાડજો કરજો ખાજો એનો હતો નથી બે ઇન્દ્રી થઈ ત્રાસ પામે ત્યારે ત્રાસ હતો રમણભાઈ રમણભાઈ તમારું નામ છે ખરેખર કોણ હા રમણભાઈ હા આદિ ઠીક તમારું નામ નહીં તમારું નામ ને તમે એના માલિક તમે કોણ ખરે હું તો કઈ જ નથી હું તો કઈ જ નથી હું તો કઈ જ નથી લાગે ઠીક હું કઈ નથી મને એમ લાગે બી ખરું કે કાલ ઉઠી સમજો આપણે નથી અહીંયા ગયા આ બોડી પણ મારું નથી એવું જ્યારે જ્ઞાન આટલું જ્ઞાન થાય છે આપણને છતાંય કંઈ નક્કી થયા કરે છે મનમાં ઉપલેશ થાય છે તમે છો તમે કોણ છો એ ખબર નથી પડતી એ નથી ખબર હા એ જાણવું પડે હા એ જાણવા માટે એ જાણવા માટે ઘણી વખત રાતના ઊંઘમાં બી એમ થઈ જાય કે ક્યાંથી આવ્યા અને ક્યાં જઈએ અને શું થશે પાછળથી એમ ઘણી વખત રાત્રે ઉંમરથી પણ એવું ઉઠીને એવું થઈ જાય કે આપણે ક્યાંથી આવ્યા ક્યાં જઈશું પાછળ શું થશે એ જાણવું જોઈએ ને આપણે એ જાણવાના ઉપાયો બતાવનાર જ્ઞાની પુરુષ હોય તો જ મળે એ જાણનારા જ્ઞાની પુરુષ મળે તો થાય ઉપાય બતાવે હા એટલે તમારે એવું જાણવું હોય જાણવું છે ને તો આજે થોડું કરી આવીએ કઈ રસ્તો તમે આ શું થયા તમે આ શુદ્ધ આત્મા શુદ્ધ આત્મા શુદ્ધ આત્મા થયા એ સુધાર્થમાં થયા તો આપણા એજન્ટ દ્વારી બીજા દ્વારતા નથી ને તો બહાર જાવતા કોઈ પૂછે તમે કોણ છો શું કહેજો સંસારમાં તો નામ જ આપવું પડે સંસારમાં તો નામ જ આપવું પડે ને હા એટલે હું તમને સમજ તો તમારે બાર ભાષા ભ્રાંતિ ની ચાલે છે કઈ ભાષા ચાલે છે ભ્રાંતિ રિલેટિવ ભાષા ભ્રાંતિ ની ભાષા અને આ ભગવાન ની શુદ્ધ ભાષા છે કેવી છે શુદ્ધ ભાષા ત્યાં શુદ્ધ ભાષામાં તો સુધાર્પણ અને બહારની ભાષામાં રમણભાઈ રામતીરી ભાષામાં તો ને એટલે કોઈ પૂછે તમે કોણ છો તો કે રમણભાઈ આ બાયનો ધણી છો અને છોકરો આનો બાબો છો આનો ફાધર છો આનો મામો છો અને કાકો છો અને ભગવાનની ભાષામાં ભગવાન ની ભાષા રિયલ છે અને બહાર નિવેદી ભાષા છે The world is the puzzle itself. આ પઝલ એમને થયેલું છે તે પઝલ ફીલ સોલ્વ થાય છે there are two view point to solve this puzzle one relative view point one real view point by real view point you are શુદ્ધાત્મા શુદ્ધ ભગવાનની શુદ્ધ ભાષામાં તો શુદ્ધાત્મા રિયલ વ્યૂ પોઈન્ટથી શુદ્ધાત્મા અને રિલેટિવ પોઈન્ટથી રમણભાઈ સમજો ને અત્યાર સુધી તો રિલેટિવ ને રિયલ બે હું રમણભાઈ બોલતા હતા એ અહંકાર હતો શું હતું અહંકાર આજે હું રિયલ વ્યૂ છે હું શુદ્ધાત્મા રિલેટિવ વ્યૂ છે હું રમણભાઈ તમને સમજ પડી ભાઈ શું તમને પડી આવે ડાક્ટર આપણે સમજાઈ ગયું છે ને સાહેબ બીજા કોને તને સમજ પડી એમાં શું બાય રિલેટિવ વ્યૂ શું કોણ છું શું કે છે જસું છું અને જસું. રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા The world is the puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, one real viewpoint. અવની શું થઈ ગઈ આ જોતા જોતા કારણ રિલેટિવ ને રિયલ ગુલાબ ને થોડું રિલેટિવ ગુલાબ અને રિયલ પણ શુદ્ધાત્મા એટલે દરેક જીવ ની અંદર શુદ્ધાત્મા દેખાશે આ જોવાની એ દ્રષ્ટિ રાખવાની કે બધા શુદ્ધાત્મા જ છે તમને સમજાયું એ જોવાનો અભ્યાસ કરજો અભ્યાસ કરજો નહીં તો જૂનો અભ્યાસ કરો છે જાય નહીં તે પડેલી છે એટલે આ નવું જ્ઞાન છે હેન્ડલ મારવું પડે થોડું હેન્ડલ મારો તાર આગળ પડી જાય બેન તને સમજ પડી કે એ બેને સમજ પડી ગયેલી કેટલા પાંચ આજ્ઞા આપવા માંગુ છું બે આજ્ઞા આપી એ રિલેટિવ રૂપાણીથી રમણભાઈ રિયલ રૂપાણી સુધાર્થમાં આ બે બે આજ્ઞા તમારે પાળવાની આ સવારમાં જાઓ કે ગાય ભેંસ દેખાય કે ગાય જે કંઈ જાનવરો દેખાય એમાં સુધાર્થમાં દેખાવો છે સ્ત્રીઓ દેખાય તો સુધાર્થમાં દેખાવો છે અરે ને એ જોતા જોતા અભ્યાસ કરતા જવાનું કરશો ને કાલથી કાલથી બધા અભ્યાસ કરજો આ પ્રમાણે આ પાંચ આજ્ઞા પાડવાની છે આ જો પાડો તો નિરંતર સંસારમાં શાંતિ સમાધિ રહેશે અને કામે આપણું થશે શું કહ્યું કચ્છી ઉપાધિ ના આવે બિલકુલ ચિંતા પણ ના થાય જો આજ્ઞા પાડો કેટલી આજ્ઞા આપી મેં તમને કઈ કઈ રિલેટિવ ને રિયલ શું કહે છે બેન રિલેટિવ અને રિયલ બે જ્ઞાન તને સમજ પડે ને હા આ ગાયરામાં સુધારવા દેખાય છે ગાયમાં હા બાય રિલેટિવ પોઈન્ટ એ ગાય છે અને અંદર રિયલ પોઈન્ટ છે શુદ્ધાત્મા શુદ્ધાત્મા છે સમજ પડે ને એવું જોઈશ ને હા કે લઈ જો જોઈશ કોઈ છોકરીઓ જતી હોય તો રિલેટિવ વિપાણથી છોકરીઓ છે રિયલ વિપાણ શુદ્ધાત્મા છે કોઈ છોકરાઓ જતા હોય તો રિલેટિવ રૂપાણીથી છોકરાઓ અને રિયલ રૂપાણીથી શુદ્ધાત્મા સમજ પડે ને હવે અત્યાર સુધી કોણ ચલાવતું રમણભાઈ તમારું હું ચલાવતો પણ હવે શુદ્ધાત્મા ચલાવે અત્યાર સુધી હું ચલાવતો પણ હવે શુદ્ધાત્મા ચલાવે છે ના શુદ્ધાત્મા ચલાવતો નથી એ તો ચોર ચલાવશે કઈ આપું અત્યાર સુધી તમારું એમ થશે હું ચલાવું પણ ખોટું હતું સાચી વાત છે લોક આપણાથી ના આમ દસ લાખ કમાય ત્યાં હું કમાયો અને ખોટ જાય ત્યાં ભગવાન ગાલી એવું બોલે આપણે હું તો બોલે આમાં ભગવાને હાથ કાઢતા નથી ભગવાન જો કરે તો એમને બંધન થાય તમે કરો તો એમને બંધન થાય આ તો તમારું જે કર્મ બોધો છો ને એટલે બીજી શક્તિ ઊભી થાય છે એ શક્તિ તમને આ ફળ આપ્યા કરે સમજો ને કર્મ કેમ બોધો છો કે પોતે કામ થઈ રહ્યા છે શક્તિ કામ કરે છે તમે એમ કહો છો હું કરું છું કરે છે બીજો કોક ને આપણે કહીએ કહીએ જેવું કહીએ છીએ એને લીધે આપણે સ્થળ બંધાય છે ડાક્ટર સમજાય તમે કે અહીં હેપન બધું થઈ રહ્યું છે મેરે તેને આપણે કહે છે મેં કહ્યું એ મારે તો કાનમાં બધા આધા આપે ફરી પડે અત્યારે ખરું ખોટું થાય છે તે તો કર્મ ફળ છે શું છે ફળ કર્મ ફળ કર્મ કરેલો તેનું ફળ આવ્યું એ ફળ આપણે શાંતિથી ભૂગી રહ્યો આપણે કંઈ કરતા નથી કરતા કોણ છે તેનું વ્યવસ્થિત નામની શક્તિ છે એ કરતા છે સાયન્ટિફિક સરકમ આવીને એને અંગ્રેજીમાં સાયન્ટિફિક સરકમ આવીને કહું છું અને ગુજરાતી વ્યવસ્થિત કહું છું તે સૂર્ય ચંદ્ર સારા બધું જગત વ્યવસ્થિત જ રાખે તમે સમજ અને એ જ તમારું સારી રીતે આવે મળતું દમણ કરીને તમે ગુજરાત ના થયા એટલે તમે પાડોશી તરીકે રહ્યા તમારું ધર્મ શું કે જ્ઞાતા દસતા રમણભાઈ શું કરી રહ્યા છે તમારે જોયા કરવાનું રમણભાઈનું મન શું કરી રહ્યું છે જોયા કરવાનું રમણભાઈની બુદ્ધિ શું કરી રહી છે જોયા કરવાનું તમારે આ આ કામ કરવાનું જોવા જાણવાનું જોયા કરવાનું પરમાનંદ રહેવાય અને રમણભાઈ ને આ વ્યવસ્થિત શક્તિ પ્રેરણા કરશે તે પ્રમાણે રમણભાઈ ચાલશે બરોબર ને એટલે તમારે ચલાવવાનું રહ્યું નહીં તમારે જ્ઞાતા દસતા રહેવાનું હવે એનો દાખલો આપો વ્યવસ્થિત સ્થિતિ કરે છે તેનો દાખલો આપો આ પ્યાલો છે હું લઈને જતો હોઉં તમારા હાથમાં સરક્યો એટલે મેં આમ પ્રયત્ન કર્યો પણ છતાં પડી ગયો ભાગી ગયો હવે પેલો હોટલ વાળો શું કે સાહેબ તમે એકલા જતા તમે જ ભાગ્યા હું જાણતો કોને ભાગ્યો તે જાણતો પણ પેલો હોટલ જાણતો નથી એટલે આપણે કેવું જોઈએ કે ભાઈ લે પાંચ રૂપિયા આ ભાગે છે ભાગે છે કોણ વ્યવસ્થિત નથી અને આપણે નોકર તરીકે ફોટો તરીકે આપણે કહીએ ભાગી નાખતો ભાગે ખબર પડે એટલે આ વ્યવસ્થિત શક્તિ એટલે વ્યવસ્થિત શક્તિ હા વ્યવસ્થિત શક્તિ તોડે છે કેમ તોડે છે કે છે વ્યવસ્થિત શક્તિ ડાક્ટર કેમ તોડે છે કારણ જો એ તોડફાડ ના કરે તો આપણા લોકો હાથ કરી બધી એક ડઝન કપડા પીડા હાથ કરી તો લાવે નહીં પાછા લાવે એવા છે આપણા લોકો એટલે કારખાના વાળા ના ચાલે કોઈ ચાલે ના ચાલવા ના દે લોકો હું જોટો બીજો ના લાવું ને એટલે વ્યવસ્થિત તોડફાડ કરે છે અને સપ્લાય પણ એ કરે શું કહું એટલે તમારા ઉપાધિ નહીં વ્યવસ્થિત તોડફાડ એ કરશે અને સપ્લાય એટલે લોકર થશે ચામાં ચાલીને આવતા છૂટી જાય તો તાર સમજી જવું કે આ વ્યવસ્થિત તોડ્યા સમજ પણ નોકર એવું ના કેવું વ્યવસ્થિત તોડ્યા નોકરને તો આપણે પૂછ્યું કે દજાયો નથી ને ભાઈ એટલે નોકર ખુશ થઈ જાય પછી આપણે કહેવું ધીમે રહીને ચાલજે આવું હુડું ના ચાલે આપણે જો વ્યવસ્થિત કહીએ નોકર ને તો કાલે હર છોકરું નીચે રાખી લઈને પછી વ્યવસ્થિત એવું ઊંધો અર્થ કરે વ્યવસ્થિત એટલે શું કે ઉઘાડીમાં કે ગાડીએ ચલાવો અને પછી સાવધાનીપૂર્વક ચલાવો પછી જેવો અથડાય તો વ્યવસ્થિત ને તમે કહ્યું ને થઈ જાય હા બંધ વખત કરાવવાની બીજો દાખલો આપું વ્યવસ્થિતનો આપણે બેંકમાંથી એક ગજામાં બસો ડોલર પડ્યા છે અને બીજા બે હજાર ડોલર લીધા બેંકમાંથી એક ગજામાં બે હજાર રૂપિયા એકમાં બસો હવે આપણે આવતા હોઈએ ત્યારે બોર્ડ વાંચ્યું કે બિવેર ઓફ થીસ એટલે આપણે રમણભાઈને કેવું કે રમણભાઈ જરા ગજુ લાવી રાખજો લત્તો ખરાબ છે એટલે રમણભાઈ લાવી રાખે તો ખરાબ પણ પેલી જમાત કઈ કાચી નથી હોતી એ વાટેલા ભરતા ભરતા રાખે જટ આમ ફેંકે નહીં અને છૂટી ગયો અને કાપી ગયો તો મનમાં સમજી વ્યવસ્થિત ખબર પડાવ્યું કાપનાર તો નિમિત્ત છે બિચારો સમજો ને વ્યવસ્થિત કપાવડાયું આજે આપણે પકડાયા એટલે આપણે પકડાયા એટલે એનું શું થયું તો જોઈ રહ્યું ગજામાં તો બસો છે એટલે બે હજાર ગયા એવું સમજી જવાનું આ વ્યવસ્થિત કાપી લીધા બે હજાર આપણા કેમ કાપી લીધા કે આપણે ઊંધા આવ્યા આવ્યા હતા ને એ કાપી લીધા અને પેલો ગુનેગાર ક્યાં એ પકડાશે તારે આપણે પકડાઈ ગયા પેલો પકડાશે તારે ગુનેગાર આ જગતના લોકો એને ગુનેગાર કે કોને કે જગતના લોકો એને ગુનેગાર કે એ ભ્રાંતિ અને આપણે ગુના ગુનેગાર કોને કોણ છે જાણીએ એટલે આ બધું ઉપાડી નહીં નથી સમજ ને સમજાયું તમને કે હવે જેલો દોડ્યો હોય તો પછી લોકો લોકો કે રમણભાઈ શું કાપી ગયો પેલો ત્યારે તમે એમ કહો મારે બે હજાર કાપી ગયો તો આપી દે ખરા લોકો એ કોઈ ના આપે ના આપે નહીં ડાક્ટર આપે એટલે આપણે શું કેવું છે કે ભાઈ આ ગજા બસો હતા આ ગજો તો એમને બધું કશું લઈ ગયો તારે લોકો કે ભાઈ આ હતા તો સારું છે નહીં તો મૂરખ કેવું પડશે આપે નહીં કહ્યું અને મૂર્ખ કે આપડા લોકો ઇન્ડિયન લોકો હવે પછી જતા આપણે ઘેર જતા હોઈએ તો રસ્તા પર પોલીસ ગેટા આવે તો આપણને ત્યાં આગળ વ્યવહાર કરવો વ્યવહાર દેખાવનો કે બીજું અમારું બધું ભાઈ કેસ જાહેર ન થઈ લેજો કેસ નોંધાય પછી ઘેર જઈએ ઘેર જતી વખતે મન નહીં ખોરું કે રબડબીનું તે પાછું બૂમાબૂમ કરે એ શું કે સમજ કે વ્યવસ્થિત છે પણ આ કાલે પાછળથી આવવા તેનું શું કોને જે મન આવું બોલે આ મનને કશું આવું લેવું નહીં આમ તો વગર તમને ગોદા મારી મારી કરે બરોબર ને આ જ્ઞાન થી રાખે પડ્યું હોય તો ગોદા મારી રાખે કરો હું તો કઈ નહીં ખબર પડે ને એટલે આપણે સમજી દઉં મન ઊંઘવા નહીં દે આખી રાત મન ગોદામાં આપશે ને ધંધર કર્યા કરશે ઊંઘવા નહીં દે એટલે આપણે ઉપાય ફરી કાઢવાનો શું ઉપાય ત્યાં ઘરમાં જઈ અને તરત જ કહેવાનું કે ખૂબ દૂધ નાખીને શીરો બનાવો તરત પછાત જુઓ અંદર ભજીયા ભજીયા બધું બનાવો એટલે બૈરા છોકરા શું થવાનું કે આજ કમાઈ લાયા છે કે અને આપણે શું કરવાનું ખૂબ ઠાસી ઠાસી ખાવાનું બધું ટેસ્ટ પૂરક બધું ખાવાનું અજીર્ણ થઈ જશે દવા લઈશું પણ ખૂબ ઠોસી ઠોસીને ખાવાનું તો જમીન ઉઠાય ને તારે કે પાન કરો અરે ભાઈ ના મને તો ઊંઘ આવે છે મને સુઈ જવા દે તે રાત ઊંઘ્યા કરે હા બંધ છું સમજ ને આ મનને લાગે પણ રસ્તો સમજ પડે ને સવારમાં પોલીસ વાળા આવ્યા હોય પોલીસ વાળા કે છે કે આપડે પૂછીએ શું થયું તક પકડાઈ ગયો છે તમારો માણસ આ વગર કઈ બચ્યું છે કે આખી રાત રમી રમ્યો છે દારૂ પીધો છે અરે ભાઈ કઈ વધુ હતી કે ને ટકા આઠસો ને હારી પછી ડોલર વધ્યા છે ને એટલે આપડે ત્યાં આઠસો ને હારી પછી લઈ લેવાના લઈને આઠસો ગજા મૂકવાના અને હારી પછી ડોલર છે તે પંદર ડોલર પોલીસ વાળાને કહે તમે ચા પાણી કરજો ભાઈ અને સાડા દસ વર્ષ પીવાની કઈ શું નાસ્તો કરજે ખાજે ખાતર પાસે રિયલ તો કરવું પડે ને અને આપણે ગદામ રહ્યા એ જઈને તિજોરી મૂકી બે હજાર બેંક ખાતે ધંધો કરવાના બારસો રૂપિયા વ્યવસ્થિત ખાતે ઉધાર અને આઠસો રૂપિયા આવી ગયા તો થઈ ગયો સાહેબ સર કોઈ પૂછે કે બારસો વ્યવસ્થિત ખાતે ઉધાર ક્યારે વ્યવસ્થિત પાછળ આવશે કે આવતા મહિના જે નફો આવશે બધો વ્યવસ્થિત ખાતે ધંધો કરવાનો નફો એનો ખાતે ને ખોટે એને ખાતે સમજ પડ્યું ને બધું વ્યવસ્થિત જ છે જગત એટલે આ ત્રણ આજ્ઞાઓ પાડા છે ને અઘરી છે અમે ભાઈ અઘરી છે પછી ડાક્ટર અઘરી નથી લાગશે ને શું કે છે હા ચોથી આ આજ્ઞા આપું છું ચોથી ત્રણ કઈ કઈ બોલી દીધા ત્રણ એક તો આ ત્રણ આજ્ઞાઓ છે અઘરી નથી ને અમે અઘરી વખતે ન કરી આપો હવે ચોથી આજ્ઞા આપું છું રોડાનું બંધવાળા કેટલા છે માણસો તમારે રોડાનું બંધવાળા જેને આપણે ભગવાન નું પણ ઋણાનું બંધ પહેલું એમ ભગવાન નું પહેલું ઋણાનું બંધ ના ભગવાન એ ઋણાનું બંધ ના કહેવાય જન્મ આપ્યો તમે સુધાર્થમાં થઈ ગયા એટલે ઋણાનું બંધ કોણ ત્યાં ભાઈ એનું મારું બધું રમણભાઈ બરોબર ને તમે સુધાર્થમાં થયા બરોબર એ સુધાર્થમાં એ જ ભગવાન છે શું છે એટલે આ ભગવાન બધું રમણભાઈનું પછી ભાઈ છોકરા બાપા મા બધા છોકરા બોકરા બધા વાળા કેટલાક છે બધા આપણે નામ વાળા આઠ દસ આઠ થી દસ અને પછી કેમ છો બોલનારા નથી કેમ છો નથી એવા તો ઘણા હોય એવા તો ઘણા એટલે આપણે આમ તો ઓળખતો હોય અને કેમ તો બોલે તો એનું કઈ પણ સંબંધ વગર કોઈ બોલે નહીં આપી એના ચોપડે નામ હોય જ એટલે એવા બધા છે માણસો કરીએ કેટલાક થાય આખી દુનિયા જોડે છે ને પાંચ પચીસ હજાર માં થાય પાંચ પચીસ હજાર માં પાંચ પચીસ હજાર માણસને માટે એટલે આટલું ચોખ્ખું નહીં કર્યું એટલા માટે આખી દુનિયા જોડે ભટકવું પડે આપણે એટલે અમે ચોપડા ચોખ્ખા કરી નાખીએ એટલે ચોખ્ખું ચોખ્ખું કરવું પડશે ને અત્યાર સુધી ચોપડા વધારે વધારે કરતા હતા આપણે ગોલા મારી મારી લોકો હવે અને આડત રોડાણ બંધ ના કરતા ફાવે એટલે ફાઇલો કેજો ફાઇલ ફાઇલ આ ફાઇલ નંબર વન રમણ દે અને વાઈ ફાઇલ નંબર ટુ આવી ફાઇલ નંબર વીસ ની આવી એટલે ક્યાં સુધી આવી છે આ ફાઇલો નંબર આપી દીધા એનો સંભાવે નિકાલ કરવાનો આ ફાઇલો છે એની જોડે સંભાવે નિકાલ કરવાનો કેવો સંભાવે